આવશે હલો શરણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શરણ જય શ્રી કૃષ્ણ પ્રીત જય શ્રી કૃષ્ણ મોદિત હેલો જય શ્રી કૃષ્ણ મુદ્દિત જય શ્રી કૃષ્ણ શરણ જય શ્રી કૃષ્ણ તીર્થ જય શ્રી કૃષ્ણ રાજીવ જય શ્રી કૃષ્ણ રાજીવ વિજયનગર પ્રણામ વિજયનગર પ્રણામ રાજીવ બોલું વિજયનગર પ્રણામ વિજયનગર કોણ કરશે આજે કાલે તે કર્યું આ પેલા બધા મ્યુટ કરો એક સાથે આટલા બધા ચાલુ ન રાખો આજે દ્વિજ નથી जैसे जोड़ा हाँ कर चल मंगलाचार चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः स्वीयानान्तां निजाचार्य प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीलाब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं गलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च त्रिभिस्तथा सर्भिर्विराजते योऽसौ पञ्चदारदये मम अब श्री आचार्य जी महाप्रभु के सेवक कुम्बन दास जी गोरवा क्षत्रिय जम्मू नाम से रहते जिनके जिनके अर्थशाप में पद गायवत है जिनकी माता को भाव कहते हैं કઈ લાઈન હમ પ્રસંગ શરૂ કર વાર્તા પ્રસંગ તો જમુના આવતા એ કુંભનદાસ કુંભનદાસ રહેશે એટલે જમુના આવતામાં કુંભન કુંભનદાસજી રહેતા જમુના આવતા એટલે જમવાના કેમાં નહીં જમના આવતા ગામનું નામ છે આપણે ગયા હતા ને ગિરદાસજી થી પછી પાછા ગયા એમના ઘરે પણ ગયા હતા એમના વંશજો છે એમને મળ્યા કુંબનદાસજી નું ઘર જોયું હતું वो परासोली चंद्र सरोवर के ऊपर कुंभनदास के बाप दादन के એટલે પરાસોલી ચંદ્ર સરોવરના ઉપર કુંભનદાસજીના પિતા અને એમના દાદા નું ખેતર હતું ત્યાં કુંભનદાસ ખેતી કરતે ત્યાં કુંભનદાસ ખેતી કરતા સો પરાસુલી મેં કુંભારના ખેત પર બહુત રહેતે હતે એટલે પરાસુલીમાં કુંભનદાસ ખેતીના અર્થાત બહુ ખેતીના માટે ખેતીના કામ માટે ઘણું રહેતા ઘણા જાણીતા હતા નહીં નહીં ખેતીના કામ માટે ઘણું રહેતા હતા જી ઉન કુંભનદાસ તો બાલપણે દે ગ્રુહાક્ષ્મી નહીં અને જોગ બોલતે નહીં અને પાપપા દે કર્મ નહીં કરતે એટલે કુંભનાસથી બાળપણથી ગ્રુહાક્ષ્મી નથી પછી જોગ મતલબથી જૂઠું નતા બોલતા અને પાપા પાપાદિક કર્મ નતા કરતે એટલે ગ્રુહાક્ષ્મી એટલે ગ્રુહા એટલે ગ્રુહાક્ષ્મી એટલે ખોટું બોલતા નહીં અને પાપ કર્મ ન કરતા એટલે જૂઠું નહીં કરતા પાપ નહીં કરતા ધર્મનું આચરણ નહીં કરતા સુધે વ્રજવાસી કે રીતિશો રહેતે એટલે સીધા વ્રજવાસીના રીતથી રહેતા જો જબ કુંભનદાસ બડે ભય એટલે જયારે કુંભનદાસજી મોટા થયા સુધે એટલે સરળ સજ્જન જેન્ટલમેન રજવાસી સીધા બહુ ઓછા હોય એટલે અહીંયા એમને લખવું પડ્યું છે કે સીધા સરળ વ્રજવાસી હોય તેની જેમ રહેતા सब जेठ गांव के पास બહુલાવન હે તામ કુંભનદાસ કો બ્યાહ ભયો એટલે જે ગાવ જે તે ગાંવમાં પાસે બાહુલાવન બહુલાવન બહુલાવન હે ત્યાં કુંભનદાસજીનો બ્યાહ થયો સો સ્ત્રી સાધારણ આવી એટલે સ્ત્રી સાધારણ આવી લીલા સંબંધિતો નહીં લીલાના સંબંધિતો નથી પરંતુ जी तरीके वैष्णव भगवदीयन को संग निष्फल जाए नहीं तो उद्धार सो उद्धार होएंगो લીલા સંબંધિત એટલે હા બોલો સમજાવો વેજ એટલે એટલે પ્રભુમાં કશી રુચિ નહીં લીલા સંબંધી નો મતલબ એ છે કે દરેક પુષ્ટિ જીવ છે એનો ભૂતલ ઉપર જે જન્મ થાય છે એના પહેલા એનો કોઈ ને કોઈ રૂપમાં એ નિત્ય લીલામાં ઠાકોરજીના ધામમાં હોય એનું કોઈને કારણવશ અહિયાં ભૂતલ ઉપર આગમન થયું હોય છે પણ કેટલાક જીવો એવા પણ હોય છે કે જેમના અંદર એવું નથી હોતું એ સાધારણ રીતે એમનો જન્મ થયો હોય તો એ લીલા સંબંધી નથી એમ એનો મતલબ થયો એટલે ઠાકોરજીની નિત્યલીલામાં એનો કોઈ ખાસ સ્થાન ન હતું અહીંયા જન્મ થતા પહેલા પરંતુ એ સાધારણ જીવની જેમ એમનો જન્મ થયો હતો અને કુમનદાસજી સાથે એમનો લગ્ન થયા એટલે કહ્યું કે સાધારણ હતી લીલા સંબંધી ન હતી પરંતુ અભિ ગોવર્ધનનાથજી શ્રી ગિરિરાજ ઉપર પ્રગટે નહીં પરંતુ શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગિરિરાજજી ઉપર હજી સુધી પ્રાગટ્ય નતા પરંતુ એટલે બટ બ્યુટી બટ પણ ગુજરાતી में कही પણ परंतु जब श्री गोवर्धन नाथ जी को अपने पास बुलावेंगे तब श्री आचार्य जी એટલે આ કુબનદાસજી નું જે લગ્ન થયું એ બધું આખું જે એમની ઉંમર છે ત્યાં સુધી એટલે એમના વિવાહ થયા ત્યાં સુધી શ્રીનાથજી નું પ્રાકટ્ય માંથી થયું હતું નહીં આ તે વખતની વાત છે એટલે જયારે ઠાકોરજી પ્રકટ થશે અને જયારે શ્રી મહાપ્રભુજી શરણે લેશે ત્યારે કુંભનદાસજી પછી ભક્ત તરીકે પ્રસિદ્ધ થશે કરો આગળ સો એક સમય સો એક સમય શ્રી આચાર્યજી આપુ પૃથ્વી પરિક્રમા કર પરત દક્ષિણ મેં ઝારખંડ મેં પધારે એટલે એક એટલે એક સમય શ્રી આચાર્યજી પૃથ્વી પરિક્રમા કરતા દક્ષિણમાં ઝારખંડમાં પધાર્યા तो तब श्री गोवर्धन नाथ जी से आचार्य जी तो कहे એટલે ત્યારે શ્રી ગોવર્ધન નાથજી આચાર્યજીને કીધું જો હમ શ્રી ગોવર્ધન મે પ્રખતે હે તો આપો યહા આઈ કે હમકો બાહિર પદરાય કે અમારી સેવા જગત મે પ્રકティ કરી પ્રકાશ કરો એટલે ગોવર્ધન નાથજી આચાર્યજીને એવું કીધું કે અમે ગોવર્ધન માં પ્રખતે છે પ્રગટ્યા છે તો uh, હવે તમે મને બહાર પધરાવો અને મારી સેવા આખા જગતમાં પ્રગટ પ્રગટ કરો આમ એટલે આ ગોવર્ધન ના ઓલી વાર્તામાં હતું કે પર્વત કો દેવતા દેવ દમન છે એટલે એમની વાત છે હા એમની વાત તબ तब શ્રી આચાર્યજી આખું પૃથ્વી પરિક્રમા ઉહા ઝારખંડ મેં રાખી કે સૂતે વ્રજ કો પધારે જે શ્રી આચાર્યજી પોતાની પૃથ્વી પરિક્રમા અ ત્યાં અ અધૂરી અધૂરી પડતી મૂકીને સીધા ત્યાંથી વ્રજમાં પધાર્યા ઝારખંડમાં વ્રજમાં સીધા પધાર્યા દામોદર દાસ હરસાની કૃષ્ણદાસ મેઘન માધવ ભટ્ટ नारायण दास और रामदास સિકંદર પુરવારે એ પાંચ સેવક શ્રી આચાર્ય કે સંગ વધે એટલે ત્યારે દામોદરદાસ હરસાણી, કૃષ્ણદાસ મેઘન, માધવ ભટ્ટ, નારાયણદાસ અને રામદાસ સિકંદર એ પાંચ સેવક એમની આચાર્યજી સાથે હતા. સિકંદર પુરવારે રામદાસ એટલે સિકંદરપુરમાં રહેનારા જેમ વડોદરા વાળો દ્વિજ એમ એ રીતે જી હા सो તબ શ્રી આચાર્ય શ્રી ગોવર્ધન પર્વત કે નીચે अन्योर में સદુ પાંડે કે દ્વારપે એક ચોતરા હતો તાપે આય બિરાજે એટલે ત્યારે શ્રી આચાર્ય શ્રી ગોવર્ધન પર્વત ની નીચે સદુ પાંડે આન્યોરમાં સદુ પાંડે ના દ્વાર આગળ એમનો છોતરા પાછળ ચોતરો એટલે ઓટલો ઓટલો હતો ત્યાં બિરાજ્યા પાછળથી ગોવર્ધનનાથજી કે प्राकट्य को શ્રી श्री आचार्य પાંડે ઓર पांडे ભાઈ उनके પાંડે નરો ભવાની એ સબ भवानी ये सब सेवक भय ત્યારે શ્રી ગોવર્ધનનાથજી નો પ્રાકટ્યનો પ્રકાર શ્રી આચાર્યજી શ્રી આચાર્યજીને સદુ પાંડે और उनके भाई माणिक चंद અને એમના ભાઈ માણિકચંદ પાંડે આ બધાએ એમને પ્રશ્ન પૂછ્યો સો એમણે પ્રશ્ન પૂછ્યો નહીં પણ શ્રી મહાપ્રભુજીએ શ્રીનાથજી કેવી રીતે પ્રકટ થયા એ બધું આ લોકોને પૂછ્યું સો સબ પ્રકાર ઉપર સદુ પાંડે થી વાર્તા મેં કહી આય હે એટલે આ બધું આ બધો પ્રકાર ઉપર આપણે જે સદોપાંડ્યની વાર્તા કરી એમાં આવી ગયો છે પાસે રામદાસ ચૌહાણ પૂછડી પાસ ગુફા મેં રહેતે સેવક ભય એટલે રામદાસ ચૌહાણ એટલે પૂછડી પાસે એક ગુફા હતી ત્યાં એમના સેવક થયા કુચરી એટલે શ્રીનાથજી નો અરે નો જે એક ભાગ એને કુચરી કહેવાય છે ત્યાં આપણે ગયા હતા ને ગુફા હતી પછી કુચરીનો લોઠા હતો એનું મંદિર હતું ત્યાં ત્યાંથી આપણે આનેરથી કે ક્યાંથી પરિક્રમા શરૂ કરી આપણે હા ત્યાંથી જ ને ગીતા મંદિરના સામેથી તો ત્યાંથી આપણે પરિક્રમા શરૂ કરી પછી ગિરિરાજજી આપણા જમણા હાથ તરફ હતા પછી ગિરિરાજજીના ફરતા ફરતા આપણે ત્યાં કયો કુંડ હતો એક આવ્યું અપ્સરા કુંડ હતું કે કયું ત્યાંથી આપણે જમણી તરફ વળ્યા તો જે એ જે તરફ વળ્યા ત્યાં એ ભાગને પૂંછરી કહેવાય એટલે ગિરિરાજજીની પૂંછ એટલે એનો એક ખૂણો એટલે અંડ અંડા આકારમાં ઓવલ શેપમાં ગિરિરાજજી છે તો એક છેડો છે પૂંછરી છે બીજો છેડો છે રાધાકૃષ્ણ કુંડ તરફ આવે એટલે ઘર કેવું હતું એની બાજુમાં જે ગુફા જેવું હા કરો શરૂ શ્રી આચાર્યજીને શ્રી સેવા સોંપી એટલે એમને શ્રી આચાર્યજીએ શ્રી ગોવર્ધન નાથજીને સેવા સોંપી સો રામદાસ બ્રજવાસી આદિ ઓવરું સેવક ભય એટલે રામદાસ વ્રજવાસી અને બીજા ઘણા બધા સેવક થયા. સૌ કુંભનદાસ જુમાનવતા ગામ જમ જમુનાવતા ગામે રહેશે એટલે કુંભનદાસજી જમુનાવતા ગામમાં રહેતા તાહમ યે સમાચાર સુને જો એક બડે મહાપુરુષ અન્યોર મેં આયે હૈ એટલે ત્યાં આગળ એમને સમાચાર મળ્યા કે એક મોટા મહાપુરુષ આન્યોરમાં આવ્યા છે સો શ્રી ગોવર્ધનનાથજી શ્રી ઠાકોરજી શ્રી ગોવર્ધન પર્વત ને તો પ્રકટ કરે હે એટલે શ્રી ગોવર્ધનનાથજી શ્રી ઠાકોરજી શ્રી ગોવર્ધન પર્વતમાંથી પ્રકટ કરે છે और કર્યા છે और સદુ પાંડે આદિ વ્રજવાસી બહુત લોક સેવક ભય હે એટલે સદુ પાંડે અને ઘણા બધા વ્રજવાસી સેવક થયા છે तब कुंभनदास सुने के अपनी स्त्री सो कहे जो आन्योर में चली कशी आचार्य के सेवक पूज्यो પ્રસૂતિએ એટલે કુંભનદાસજીએ આ સાંભળીને પોતાની સ્ત્રીને કીધું કે આન્યરમાં આપણે જઈને શ્રી આચાર્યજીના સેવક થઈએ તો કૃપા છે શ્રી ઠાકોરજી કૃપા કરેંગે એટલે શ્રી આચાર્યજીને કૃપાથી શ્રી ઠાકોરજી આપણા પર કૃપા કરશે તો તબ સ્ત્રીને કહી જો મેં ચલુંગી જો મેરે કોઈ સંતતિ બેટા નહીં હૈ એટલે એ સ્ત્રીએ કીધું કે હું આવીશ મારા તો કોઈ છોકરા નથી તો વે મહાપુરુષ દે તો હોય એટલે મહાપુરુષ આપણે સેવક સેવક કરે તો આપણે થઈશું નહીં નહીં એટલે એમની કૃપા થાય તો આપણને સંતાન થાય જી જો આ પ્રકાર વિચાર કરી કે ધ્રુવ જનેશી આચાર્યજી કે પાસ થાય કે દંડવત કરી એટલે વિચાર કરીને બંને જણા શ્રી આચાર્યજી પાસે આવીને દંડવત કરી કર્યા હવે આગળ લાલન કરે છે તો તપ શ્રી આચાર્યજી આપો પૂછે જો કુંભનદાસ આવે એટલે પછી શ્રી આચાર્યજીએ પૂછ્યું કુંભનદાસ તમે આવ્યા તપ કુંભનદાસ દંડવત કરી વિનંતી કરી જો મહારાજ બહુ દિન તે ભટક ભટક ભટકતો હતો ભટકત હતો ભટકત ભટકત હતો એટલે મહારાજ આટલા દિવસથી ઘણા દિવસથી ભટકતો ભટકતો હતો એટલે ફરતો હા અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા તો અબ આપુ મો મો ઉપર કૃપા કરો એટલે પછી દાસે કીધું કે न करो तो कुंभन दास तो दैवी जीव है तो श्री आचार्य जी के दर्शन करत ही श्री आचार्य जी के स्वप्न में स्वप्न को ज्ञान होए गयो स्वप्न स्वरूप और को ज्ञान होए गयो हम्म। एटले એટલે આ समझ ना पड़ी પડી પાછું વાંચો તો કુંભનદાસ તો દૈવી જીવ હૈ એટલે ગુમાનદાસ તો દૈવી જીવ છે તો શ્રી આચાર્યજી કે દર્શન કરત હિ એટલે શ્રી આચાર્યજી ના દર્શન કરતા જ એમના સ્વરૂપ નું જ્ઞાન થઈ ગયું तब श्री आचार्य जी आपको कुंभन दास को कहे सौ कहे सौ कहे जो तुम स्त्री पुरुष दो जने नहाय आवो એટલે પછી શ્રી આચાર્યજીએ કુંભનદાસને કહ્યું કે કુંભન દાસ તમે બે સ્ત્રી પુરુષ નાઇને અહીં આવો હમ તબ દો જને સં સંકર્પણ સંકર્ષણ સંકર્ષણ કુંડમાં નહાય કેસી આચાર્યજી કે પાસ આય હમ એટલે બે જણા સંકર્ષણ કુંડ પાના નાઇને શ્રી આચાર્યજી પાસે આવ્યા હમ તબ શ્રી આચાર્યજી આપો કુંભનદાસ ઓર ઉમકી સ્ત્રી સ્ત્રી કો નામ સુનાય એટલે પછી શ્રી આચાર્યજી કુંભનદાસ અને એમની સ્ત્રી ને નામ સંભળાયું તબ વા સ્ત્રી ને શ્રી આચાર્યજી શું વિનતી કરજો કરી જો એવું સમજવાનું કરી જો જો મહારાજ એટલે પછી કુંભનદાસ ને સ્ત્રીએ શ્રી આચાર્યજી ને વિનતી કરી મહારાજ આપું બડે હે મેરે બેટા નહીં હે પાસો આપવું કૃપા કરી દેવું એટલે પછી એમણે એમની સ્ત્રીએ કીધું કે આપ મોટા છો તમે કૃપા કરી અને અમને કોઈ પુત્ર આપો આપું બડે હો એટલે મોટા છો પ્રભુ શ્રી આચાર્યજી આપો કૃપા કરી કે પ્રસન્ન હોય કે કહે જો તેરે સાત બેઠા હોયંગે તું ચિંતા મતી કરે એટલે પછી શ્રી આચાર્યજી એ પ્રસન્ન થઈ ને કીધું કે હા તારા એમને કૃપા કરી તને સાત પુત્ર થશે તો તબ વહ સ્ત્રી અપને મન મેં બહુ પ્રસન્ન ભઈ એટલે એની કુંભનદાસજી સ્ત્રી ખૂબ મનમાં ખૂબ પ્રસન્ન થઈ તબ કુંભનદાસ અપની સ્ત્રી સો કહી जो या काहद तेने श्री आचार्य जी के पास पास मांग्यो हम्म એટલે પછી કુંભનદાસજીએ કીધું કે આ આતે શ્રી आचार्य जी પાસે થી હું માંગ્યો હમ તો શ્રી ઠાકોરજી માંગતી તો શ્રી ઠાકોરજી દેતે શ્રી ઠાકોરજી માંગતી તો ઠાકોરજી પદરાવી દેતા तब वास्तरी ने कही जो जो म को मो को चाहिए चाहियत हो तो सो मैंने मांग्यो और जो तुमको चाहिए सो तुम मांगी लेओ એટલે પછી એમને સ્ત્રીએ કીધું કે મને જે માંગુ હતું એ મેં માંગી લીધું હવે તમને જે માંગુ હોય તમે માંગી લે હમ તબ કુંભનદાસ ચૂપ થઈ રહે એટલે પછી કુંભનદાસ ચૂપ થઈ ગયા તા પાછે શ્રી આચાર્યજી આપો ગોવર્ધન દર્શ કોટ છોટો સ સો મંદિર बनवाए के ता मंदिर में श्री गोवर्धन नाथ गोवर्धन नाथ गोवर्धन धर को पधराए के रामदास चौहान को सेवा की आज्ञा दीनी એટલે ત્યાં શ્રી શ્રી આચાર્યજીએ ગોવર્ધન ધરનું નાનકડું મંદિર કરાવડાવ્યું અને તેમાં રામદાસ ચૌહાણને સેવા માટેની આજ્ઞા આપી તો રામદાસ સદુ પાંડे आदि ब्रजवासी को સીધો સામગ્રી લે આવતે એટલે રામદાસ ચૌહાણ સદુ પાંડે અને આદિ બ્રજવાસી પાસેથી સીધો સામગ્રી લઈ આવતા તો દૂધ દહીં માખણ શ્રી ગોવર્ધન નાથજી કો ભોગ ધરકે કા સો રામદાસ નિર્વાહ કરતે એટલે દૂધ દહીં માખણ શ્રી ગોવર્ધન નાથજીને ભોગ ધરાવી અને રામદાસ નિર્વાહ કરતા પોતાનું જે ચલાવતા और ब्रजवासी जो सेवक कुंभन दास आदि भक्त तिनको तिनको श्री आचार्य जी ने आज्ञा श्री गोवर्धन नाथ जी हमारे हमारो स्व, सर्व सर्व सर्वस्व है तासो इनकी सेवा में तुम तत्पर रही हो और श्री गोवर्धन नाथ जी के दर्शन किए बिना श्री महाप्रसाद मा, મહાપ્રસાદ लीजियो एटले એટલે व्रजवासी कुंभनदास आदि भक्त ने શ્રી આચાર્યજી આજ્ઞા કરી કે ગોવર્ધનનાથજી આપણા સર્વસ્વ છે તેમના તેમની સેવામાં તમે તત્પર રહેજો તત્પર રહેજો અને શ્રી ગોવર્ધનનાથજી ના દર્શન કર્યા વગર મહાપ્રસાદ ન લેજો और શ્રી ગોવર્ધનનાથજી કે સેવા સાવધાની સો કર્યો એટલે શ્રી ગોવર્ધનનાથજી ની સેવા સાવધાની થી तो કુંભનદાસ કીર્તન બહુ જ સુંદર સુંદર ગાવતે એટલે કુંભનદાસ ખૂબ સરસ કીર્તન ગાતા કંઠ હું ઇનકો બહુ જ સુંદર હતો એટલે એમનું ગળું પણ ખુબ સારું હતું તાસો કુંભનદાસ તો શ્રી આચાર્યજી આપુ કહે જો તું સમય સમય के કીર્તન નિત્ય શ્રી ગોવર્ધન નાથજી કો સુનાયો એટલે તમે સમય સમય ના કીર્તન શ્રી ગોવર્ધન ને સંભળાવતા રહેજો तो प्रातः काल श्री आचार्य जी गोवर्धन नाथ जी को जगाए के कुंभन दास को कहे जो कछु भगवत એટલે પછી પ્રાતઃકાલ શ્રી આચાર્યજીએ ને જગાવ્યા અને કુંભનદાસને આજ્ઞા કરી કે કુંભનદાસ કંઈક ભગવદ લીલા વર્ણન કરો તબ કુંભનદાસ શ્રી ગોવર્ધન નાથજી કો દંડવત કરી કે પહેલે પહેલે યહ પદ ગાયો તો પદ એટલે પછી શ્રી એટલે કુંભનદાસજી એ શ્રી ગોવર્ધન નાથજી ને દંડવત કરી અને પહેલા આ પદ ગાયો તો પદ સાંજ કે સાચે બોલ સિહારે રજની અનત જગે નંદ નંદન હાય નિપટ સવારે આતુર ભય નીલપટ ઓઢે ये रे वचन बिसारें कुम्हनदास प्रभु गोवर्धन धर भले वचन प्रतिपाए आ गए सो यह कीर्तन એટલે આ કીર્તન કુંભનદાસ કવિએ તો લીખે આચાર્યજી આપુ કહે એટલે આ કીર્તન કુંભનદાસના મુખથી સાંભળે છે આચાર્યજીએ કીધું કુંભનદાસ ને કુંજ લીલા संबंधी रस को अनुभव भयो એટલે પછી શ્રી આચાર્યજી એ કીધું કે નિકુંજ લીલા સંબંધિત રસ નો અનુભવ થયો નિકુંજ લીલા સંબંધિત એટલે ઠાકોરજી નિકુંજ માં પધારે અને ત્યાં જે લીલા કરે એ નિકુંજ લીલા તબ તબ કુંભનદાસ ને દંડવત કીની और कहो जो महाराज आपकी कृपा से એટલે પછી કુંભનદાસે

પ્રથમ પ્રભુ એટલે આનો મતલબ એ છે કે ઠાકોરજી કે પ્રમેય બલનો મતલબ આપણે કંઈ પણ ન કર્યું હોય તેમ છતાં પણ સામે ચાલીને પ્રભુ આપણા ઉપર કોઈ મોટી કૃપા કરે તો એ ઠાકોરજીએ પોતાનું બળ વાપર્યું ગણાય એમ તો એ પ્રમેય બલ આપણે કંઈક કરીએ અને પછી એ પ્રમાણે ઠાકોરજી કૃપા કરે તો એ પ્રમેય બલ નહીં ને સાધન બલ થયું એટલે આપણા પ્રયત્નથી પ્રયત્નને જોઈને ઠાકોરજીએ કૃપા કરી તો એક જુદી કૃપા છે અને પ્રયત્ન જોયા વિના કરે કૃપા તો એ મહત કૃપા છે એટલે તમારું ઠાકોરજીમાં હંમેશા મન લાગેલું રહેશે તબ કુંભનદાસ ને વિનતી કીની જો મહારાજ મોકો તો સર્વોપરી સર્વોપરી યહી યાહી રસકો અનુભવ કૃપા કરી કે દીજીએ એટલે પછી કુંભનદાસે શ્રી ને કીધું કે તમે મને આવું જ આ રસનો જ અનુભવ થયા કરે એવું કૃપા કરીને મને આપો પણ સગરે કીર્તન યુગલ સ્વરૂપ સંબંધિત કીએ સંબંધી કીએ એટલે પછી કુંભનદાસે એટલે યુગલ સ્વરૂપ એટલે એટલે ઠાકોરજી અને સ્વામિનીજી બંનેના જેમાં નિરૂપણ આવતું હોય વર્ણન આવતું હોય તેવા પદો કર્યા તો બધાઈ પલના બાલલીલા ગાય નહીં એટલે બધાઈ पन्ना बाल लीला गाय नहीं तो ऐसे कृपा कृपा पात्र भगवदीय भाई એટલે આવા કૃપા પાત્ર ભગવદીય થાય આ કે પ્રકાર ગોમનદાસજી આધી વષ્ણો ઉપર કૃપા કરી છે આચાર્યજી દક્ષિણ દક્ષિણ દક્ષિણ આખંડ મે પૃથ્વી પરિક્રમા છોડી કે પધાર્યા હતા તો ફેરી જીવન કે ઉપર કૃપાકરણ કે પરિક્રમાકરણ પધાર્યા એટલે આ એ પરિક્રમાને અડધી મૂકી અને શ્રીનાથજીએ કહ્યું ને કે હું અહીંયા પ્રકટ થયો છું તો મને અહીંયા બહાર પધરાવો એટલે પરિક્રમા અધેરી મૂકીને પધાર્યા હતા એ ફરી પાછા ઝારખંડ પધાર્યા અને ત્યાંથી આગળની પરિક્રમા આપણે શરૂ કરી આજે આપણે વાર્તા પ્રસંગ પહેલો કુમનદાસજીનો કર્યો કાલે આપણે એના ઉપર ચર્ચા કરીશું એ કૃષ્ણાષ્ટકોને આગળ કરીશું આજે અહીંયા રાખીએ હવે અમારું સાધન પ્રકરણ શરૂ થશે